હીરાબા દેખાય પાછું દેખાય તોતેર વર્ષના આટલી પાર્ટનરશીપ તોતેર વર્ષ ચાલી તમારી માં કોઈ દર નથી તમારે ત્રીસ વર્ષ નથી મતભેદ નથી કેટલા નથી નો પ્રેમ બાય છે નહીં પૂછે થઈ ગયા ને એ જ ભગવાન થાય તે શું કહે મતભેદ થઈ ગયો મતભેદ એટલે ભીત સાથે અથડાવું મતભેદ એમાં નહીં અંધારી રાતે બાયું ના કરે જીપમાં ચડાય બાયું છે એને રમવામાં મધ્યમ છે હા ભાગ્ય જેવું મધ્યમ કર્યો હતો ઘણા બેન સમજદાર પકડ્યા શ્રીજી મધ્યમ કરે પણ She's very fortunate to અને આઉટ ઓફ બેલેન્સ કોઈ પણ કહેતો છે આપણે ના મળી આઉટ ઓફ બેલેન્સ છે આઉટ ઓફ આપણે અમે તારો મળી જાય આપણે એડજસ્ટ થવું જોઈએ શું કરવું પડે એ ના થાય અને હીરાબાદ થતા હતા અમે હીરાબાદ થતા હતા how come how come the greatest gyani or mother I think have been born But he had this attachment with her the previous time. Ask him how come that I see it. Something very unique, you know. Ah, Radhe કે છે રાધે કે છે કે આ એક આ એક મોટી અજાયબી કહેવાય કે આવા મોટા જ્ઞાની પુરુષ પ્રગટ થયા છે અને એમને આવું હીરાબા જોડેનું પૂર્વભાવનું અટેચમેન્ટ કે જે એમની પાસે વાઇફ થઈને આવ્યા એટલે એમનું કેટલું બધું પુણ્ય હશે હીરા લોકો પૂજા કરે લોકો આવીને દર્શન કરી ગયા કરે વેરી ગ્રેટ હા તમે પહેલા ત્યારે કેટલી ઉંમર ભાઈ પૂછે છે ના મારી ઉંમર હતી પણ એમની ઉંમર તેર હતી કામ બેસી રહેવું પડે પલંગમાં ઠંડા થઈ જાય ઉકેલ લઈ જાય લાખો જાય અને અમારે દરરોજ જવાનું ત્યાં આગળ અમે રહીએ જુદા એ જૂના ઘરમાં ભારણ ઘરમાં રહે છે અમે બાંધેલા ઘરમાં રહીએ છીએ જુદા રોજ જવાનું કામ કરી ઊંચી કરે આપવાની એમ વિધિ કરીને આશીર્વાદ આપીને પછી રોજ પૂછે છે આ વિધિ નો અર્થ સમજાવો તો શું ના મળે આમાં તો જે માગે મળે મને તો મારે શું થાય લોકો લોકો મને શું કે ઘટાડો પડશે થઈને કારણ બહુ ખેંચે જાય બધું આજે વિધિ ગયા ને વ્યક્તિ ખેંચે જાય બધી તો પછી ઘણા લોકો ના પાડી મેં ભાઈ ઉત્પન્ન થાય છે એટલું લઈ એ થાય છે એટલે ખાસ નુકસાન નહીં જાય છે બીજું ઉત્પન્ન થાય છે ને ઉત્પન્ન ના થયું તે ખેંચાય તો ઉત્પન્ન થાય ને જબરજસ્ત ઉત્પન્ન કરે એટલે કારણ દેહ નો માલિક છવ્વીસ વર્ષની આ દેહ નો માલિક છવ્વીસ વર્ષથી નથી ટાઇટલ જ નથી કોને તમને કેમ ને મારે મારે આ મનનો માલિક નથી આ વાણી નો માલિક નથી વાણી કોણ બોલે છે આ વાણી કોણ બોલે દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન આપણે ઉઠું નહીં તો આ એવું બોલશે મારા જેવું તમે બોલો તો એ બોલે છે પેલા તમે બોલો તો એ બોલે નહીં તો ના પણ હું તો અમારી બદલે બોલવા લાગશે આ એવું બોલશે કારણ કે આ ત્રણ હજાર દાદા ભગવાન થયા છે થઈ ખરા દાદા ભગવાન એવું બોલતા હું ઓરિજિનલ ત્યાં બોલે છે આ ઓરિજિનલ ત્યાં બોલે છે એટલે આ લખતા ઓરિજિનલ ત્યાં છે તમે શ્રોતા છો હું નાતા દસતા છું આ ત્યાં આગળ શું વાગી રહ્યું છે એ મારા નોંધમાં હોય ભૂલચૂક થાય જ ખબર પડે પણ ભૂલચૂક વાળી આ ત્યાં આગળ નથી છવ્વીસ વર્ષથી બોલે એક શબ્દ ભૂલચૂક વાળો બધું આમ જ થતાય છવ્વીસ વર્ષથી બોલે ચોપડીઓ થઈ જાય બહાર કોઈ ભૂલ ત્યાં આગળ કરે એ છે ઉતરી રહ્યા એના પછી પછી બીજી ઉતરે એમ તેમ વિચાર્યા કરે પણ મૂળ કોઈ જર હોવી જોઈએ સાયન્ટિસ્ટ બહુ વર્ષ કેટલા અવતાર લેશો અવતાર આંતરિક વિજ્ઞાન છે શું છે અને તું તો બાહ્ય વિજ્ઞાન બાહ્ય વિજ્ઞાન તો એબો નોર્મલ થાય નહિ એ પોઈઝન છે મારી નાખશે દુનિયાને બારમાં ઉદિષ્ટો હશે ભાઈ બાહ્ય વિજ્ઞાન કેટલું છે ભાઈ બિલો નોર્મલ હોય તો ચલાવી લેખાય પણ એ પોઈઝન અને એબો નોર્મલ એ પોઈઝન નોર્મલ તો એબો નોર્મલ ગયા નહીં તે ખરાબ એના હાથમાં ની બાજી શું ગયા એ હો ગયા ક્યાં કરેલ આમથી આમ ફટાકડા મારે આમથી આમ ફટાકડા મારે એવું વિધિ કરીએ ને ત્યારે એવું માનતો કે અમારો શરીરનો કચરો બધો ખેંચી જાય એવું હું માનતો કચરો અમારી અંદર જે બધો કચરો છે તે જાય કચરો ખેંચે નહીં પણ કચરો બધો તોડી ફાડીને ઝાડા થઈ જતો વળા નાખે બધું કાઢી નાખે અને અહંકાર ડિઝોલ્વ કરી નાખે શું કહે અહંકાર ડિઝોલ્વ કરવાની કોઈ દવા નથી આવતી અહંકાર ડિઝોલ્વ કરવાની દાદા થઈ ગયો અહંકાર ડિઝોલ્વ થઈ ગયો You remember in the Bhagavad Gita, Bhagavan and asked him, uh, can you give me three feet of land? Sama ayah. And he said, only three feet in three. Yeah, and then he took to the Virat Swarupa. Yeah. And then he put his head. Yeah. I, after I there, and that, that's how I, I realized when he put his ego. Right? Yeah, after the Karan, Tamaram Swarupa. દાદા ભગવાન નો અસીમ જયકાર હું બોલીએ છીએ દાદા ભગવાન નો મિનિંગ શું છે દાદા ભગવાન જે છે તે ભગવાન ને આપણે બોલવા મારા ના બોલવાના શું કહ્યું તો તમારું કામ થાય હું બોલાવું તો તમારું કામ કેટલું થાય એસી કામ થાય સો ના થાય એવું બધી અને મનમાં પાછું ભૂત રહ્યા કરે કે જાતે ભગવાન થઈ બેઠા એટલે તમને આ શંકા કશું રહે નહીં કશું મને એવું જ ભૂત થઈ ગયું છે ભગવાન પેલા ભાઈ એવું કહે છે કે મને એવું જ ભૂત થઈ ગયું છે તમે ક્યાંથી ભગવાન હા તો એવું જ થાય ને દરેક ને એવું થાય કે ભગવાન શી રીત થઈ ગયા એટલે કૃષ્ણ ભગવાન આવ્યા તેને એવું છે કે તમે ભગવાન શી રીત થઈ ગયા આ તો પ્રૂફ બતાવો ને કૃષ્ણ ભગવાન ભગવાન થયા નથી બોડો નવું થયું નથી બોડો પ્રૂફ પ્રૂફ માગે પૂર્ણ એ થયા નથી પૂર્ણ થવાની એની તૈયારીઓ છે અને અમારી પૂર્ણ થાય અમે શું બોલીએ તો پہ کیا پروف رہی برابر آدر بات رہی دادا بگوانگو کون دادا رہی گئی ચાલો શું આવે કરે તે ખરું ઉદય કર્મ કરે તે ખરું ઉદય કર્મ કરે તે ખરું તેમાં તું આરો ના પડીશ તેમાં તું આરો ના પડીશ ઉદય કર્મ એટલે ફળ આપવા સન્મુખ થયેલી વસ્તુ ઉદય કર્મ એટલે ફળ આપવા સન્મુખ થયેલી વસ્તુ જે તમારું પ્રારૂધ છે ને તે પ્રારૂધ છે તે હજુ બાર કલાક અઢાર કલાક બધું જોઈ જ હોય ભારત પણ તેમાંથી જે અત્યારે ફળ આપે આ કલાકમાં એ ઉદય કર્મ કહેવાય સમજ ને ઉદય કર્મ જે ઉદય આવ્યું હમણાં લગ્નમાં જવાનું આવ્યું ઉદય કર્મ એટલે લગ્નમાં ગયા અને પછી સંસારમાં જવાનું ઉદય કરવો સમજ એટલે કર્મ પ્રારંભ કરવું ઉદય આવ્યું તે શું કે ઉદય કર્મ કરે તે ખરું તેમાં તું આડો ના છે કારણ સંસારમાં જવા ત્યાં સંસારમાં જાય આમાં આવ્યું આમાં જાય ઉદય કર્મ એટલે ફળ આપવા સન્મુખ થયેલી વસ્તુ એમાં ડખો કર્યા વગર રે આપણે ડખો કરે હું સંસારમાં નહીં જાણ ત્યાર પછી એનો ભાઈ કે છે પણ મારે બીજું કઈ કામ છે તાર ફેરી જાય તો હું પહેરીશ કે ડકોર કા કરતા એક ભેંસ હતી એક ભેંસ હતી ઓટલા બેઠા બેઠો ઘેરા કરતો હતો ત્યાં આગળ એક માણસ ક્યાં છે ખૂબ ત્યાં બધું ગળું ખેંચાય એમાં ગળું અને પાછળથી એને મારે તમે આ કઈ જાતની કરામત છે કઈ સમજાતી નથી આ કરામત પાછળથી એક ખેંચે છે વળી પાસે મારે છે પછી ભેંસ શું કહેવા માંગે છે એ બધું બધા આ કરામત સમજાઈ ના પડી એટલે મેં પેલા બોલાય મેં કહે અહીંયા બે વિડતી રહી જાય મને સિગરેટ હતા સિગરેટ પી જાય આરા શું છે આ ભેંસ ને બિચારી ખેંચે છે આ પાસે મારા શું કાકા અહીં આ છે તે ભેંસોના દવાખાના લઈ જાય ને જયારે તે કાલે લઈ ગયા ભરકી જતી નથી <laughs> હારો દાખલો શીખવાડ્યો આ બધા માણસો આવા થઈ ગયા છે ઉદયકર્મ ખેંચે છે આમ હું આમ જેવું આમ જઈ <laughs> હું આપડે પછી પાછળ મારે તાર તો ચાલુ ચેતી છે સમજ ને ત્યાંથી એટલે જવાનું આપડે ઘણું ખેતે એવું જુદા રાખીએ ક્યાં ખેતે તો શું કહ્યું નહી તો જો છૂટકો ક્યાં છે નહી તો છૂટકો છે ચાલો પછી ઉદય થયા એટલે ઉકેલ આવે ને ઉદયના ભોગતા થયા એટલે માર પડે હકીકતમાં ઉદય પોતાનો હોતો જ નથી જેને ઉદય કર્મ નો ગર્વ ઉદય ના જ્ઞાતા થાય એટલે ઉકેલ આવે ઉદયના જ્ઞાતા એટલે શું શું ઉદય આવ્યો છે એટલે કે લગ્નમાં જાય છે ઠાકોરભાઈ તેને આપણે જોયા જોયા કરીએ કે ઠાકોરભાઈ શું કરે છે જોયા કરીએ એ તમારો જૂતે શક્ય હોય નહીં એ અમે જ્ઞાન આપે પછી ને પછી જોયા જ કરે સાધવ વિશે કરશે ઉદયના ભોગતા થયા એટલે માર પડે મને દુઃખ પડ્યું એમ બોલ્યો માર પડ્યો અને બ્રહ્મટ ને થયું તો નહીં શું કહ્યું પછી શું વાક્ય છે હકીકતમાં ઉદય પોતાનો હતો જ નથી અહંકાર ને પોતાની વાંચ ના ભાઈ કોને વાંચ ના ભાઈ અહંકાર અહંકાર માં દોષ હોય એ ધૃતરાષ્ટ્ર શું કહે એ બુદ્ધિ ના છે ચાલે પણ